એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નડિયાદમાં બેઠા બેઠા મયંકભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈબંધ મનીષ પણ છે આવો આવો મયંકભાઈ મનીષભાઈ આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કોડિયું અને ફાનસ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે હો ભાઈ તમે બધાએ કોડિયું જોયું છે ને એમાં દીવો કરીએ માટીનું કોડિયું હોય અને ફાનસ પણ જોયું જ હોય તમે તો જોયું છે ને ફાનસ હા ફાનસમાં પણ દીવો કરે ને ફરતો કાચનો પોટો હોય હા એની વાર્તા છે ભાઈ એક હતી ઝૂંપડી એના આંગણામાં એક માટીનું કોળિયું ધીરે ધીરે બળતું હતું હો અને પ્રકાશ આપતું હતું સરસ મજાનો અને આંગણાને અજવાળતું હતું એટલામાં ત્યાં એક ફાનસ આવ્યું ફાનસ ફાનસને જોઈને કોળિયાએ એકદમ હરખ ઘેલા બનીને કહ્યું ભાઈ આવો આવો આ સાંભળતા જ ફાનસની આંખો તો ગુસ્સાથી લાલ થઈ ગઈ ભાઈ એણે કહ્યું અરે અકર્મી કોડિયા તું કોને ભાઈ કહે છે હું કાંઈ તારો ભાઈ નથી કોડિયાએ તો ભારે નમ્રતાથી કહ્યું હો ડાયા થઈને કહ્યું ભાઈ નહીં તો મોટા ભાઈ હું તમને મોટા ભાઈ કહીશ બસ ફાનસે ગુસ્સામાં પગ પછાડીને કહ્યું છઠ હું કાંઈ તારો મોટો ભાઈ નથી મારે અને તારે કાંઈ જ સંબંધ નથી કાંઈ જ સગ પણ નથી હું તો તને ઓળખતો પણ નથી અને યાદ રાખ ફરી જો તે મને ભાઈ કે મોટો ભાઈ કહ્યો છે ને તો હું તારી ડોકી મરડી નાખીશ ડોકી આમ કહીને ફાનસે તો જોરથી દાંત કચકચ આવ્યા હો હવે કોળિયું તો ડરીને ચૂપ થઈ ગયું બિચારું નાનું હતું ને એટલામાં આકાશમાં ચંદ્ર ઉગ્યો ચાંદા મામા ઉગ્યા ભાઈ મોટા થાળી જેવડા અને એ ચાંદા મામાનું અજવાળું તો આંગણામાં ને ઘરમાં ને આખા શહેરમાં પડ્યું એ જ વખતે ફાનસે આકાશ તરફ જોઈને એકદમ હરક ગેલા બની અને બે હાથ ઊંચા કરીને ચાંદાને કહ્યું પધારો પધારો મોટા ભાઈ પધારો પધારો કોળિયું તો આ સાંભળીને નવાઈ પામીને જોઈ રહ્યું ફાનસે એને કહ્યું આ ચાંદા મામા મારા મોટા ભાઈ છે હો અમે બંને એક મા બાપના સંતાન છીએ કોડિયું તો આશા ભરે આવાજે બોલ્યું અને જે સગપણે ચાંદો તમારો મોટો ભાઈ છે એ સગપણે તમે મારા મોટા ભાઈ છો અને હું તમારો નાનો ભાઈ આપણે બધા પ્રકાશ આપવાનું તો કામ કરીએ છીએ એકદમ એને બોલતું અટકાવીને ફાનસે કહ્યું ચૂપ હું તારો મોટો ભાઈ નથી અને તું તો મામૂલી કોડિયું છે મને ગુણવાન અને રૂપવાળો જોઈને તું મારો સગા થવા આવ્યો છે એમ ને ખબરદાર ફરી જો તે મને મોટો ભાઈ કયો છે તો હું તારું ગળું ભીંસી દઈશ મામૂલી કોડિયા કોડિયું તો ડરીને ચૂપ થઈ ગયું પણ આકાશમાં ચંદ્ર હસવા લાગ્યો હો ભાઈ એણે તો મોટેથી કહ્યું અરે એ ફાનસ સાંભળ કોળિયાને ડરાવીશ નહીં જે કામ તું કરે છે પ્રકાશ આપવાનું કામ એ જ કામ કોળિયું કરે છે અને બધાને અજવાળવાનું કામ કરે છે જેવું કામ હું કરું એવું કામ કોળિયું કરે છે તો આપણે બધા સરખા કહેવાઈએ અને પછી તો ભાઈ આ ફાનસે કોળિયાની માફી માગી હો ભાઈ અને બંને હળી મળીને રહ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું તો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા વાર્તા સાંભળવા માટે આવજો